જીવન એ સિદ્ધગતિ માં છે અને સિમંદર સ્વામી એ છે તે હરિહંત ભગવાન એટલે બે જુદા લાગે છે એક લાગે છે ખબર નથી એક ફિલ્મ ગયેલા હોય અને હરિહંસદ જુદા કહેવાય ને અત્યારે છે એક અને જુદા ના હોય શ્રીમંદર ભાવી હયાત છે અત્યારે અને મારી ઘર નિર્વાણ થઈ ગયું બે જુદા નહીં નથી પડતી તો સરળ ભાષાની બુક હોય તો વધારે ખબર પડે આ તો સરળ હતી તેને મેં એગ્રી કરી આ શાસ્ત્રો પર સરળ ભાષા હતી તેની મેં એગ્રી કરી શાસ્ત્રો માં સરળ ભાષા હતી તે મેં એગ્રી કરી કહ્યું છે પણ તે આજે એમાં એનો દોષ નથી કોઈ ગુજરાતી શીખવાય કોઈ ગુજરાતી શીખવાડતા નથી થોડું ઘણું ગુજરાતી શીખે છે ને તમારી આપ તમારી બીજી બુક છે એમાં બધી છે અક્રમ માં નથી મારો છે અક્રમ કઈ બીજો નવો માર નથી પણ તને અઘરું પડે તો અમને પૂછવું પૂછવા માંગો નહીં તને હમણાં ભાઈ ત્યાં જ્ઞાન લીધું છે જ્ઞાન લઉં તો કઈ કરે જેટલું જ્ઞાન ફરી ફરી આપવાના છે ક્યાં આપવાનું છે તે વાંચી છે ચોપડી કઈ ચોપડી આપણે પેલા કીર્તિભાઈ ની બેબી ખરી તન્વી એ સવારે કે છે કે મહાવિજય ક્ષેત્રમાં જે સિમંદર સ્વામી વિશે છે એ દાદા કયા આધારે કે બીજું કામ કરવા દે આ બધા આવ્યા છે દાદા હસબન્ડ વાઈફ બંને જણા દાદા નું જ્ઞાન લીધેલું છે હસબન્ડ અને વાઈફ બંને એક એક ભાઈ પ્રશ્ન છે નામ નથી આપ્યું પણ એમ કે દાદા નું જ્ઞાન બંને લીધેલું છે અને પેલો સંભાવે જે નિકાલ કરવાનો છે એ સંભાવે નિકાલ કરતા ચકચક થઈ જાય છે તો એમાં જે છૂટા પડી જવાય તો દોષ કોને લાગે દોષ કોને લાગે શું થઈ જાય એમાં કર્મ નો ઉદય ગણાય તો શું ગણાય ખરેખર કોનો દોષ કેવાય શું થઈ જાય તો વાસ્તવિકતા પછી ઉપાય કે હોય ખોટો ઉપાય કે ખરા કર્મ ઉદય જ કરાવે એટલે એમાં એમાં બીજા કોઈ માણસ ચાલે એવું નિમિત્ત બની આવે આપણે ફાટે દોષ કોને લાગે દોષ કોને લાગે લાગે એ એમાં કોષ કોને લાગે પુણ્યનો ઉદય થયો કોનો ગણાય એને ખરાબ વસ્તુ બને એ પાપનો સારી વસ્તુ બને એ પુણ્ય મનુભાઈ નો છે દાદા પણ લખી રાખો ઓમનો સમજાવશો આત્મસ્વરૂપ ઓમ નો અલૌકિક માં પાંચ નૌકાર મંત્ર છે એનો ટૂંકાટ શબ્દ છે નૌકાર મંત્ર નો ફાયદો એવો હોય તો હોમ એટલું બોલો પણ ચાલે તો બધું છે રટ કરે છે સમજ્યું ને જ વાત આપણે આ લૌકિક પેલો અર્થ એવો બીજો પ્રશ્ન છે આત્મા સર્વવ્યાપી છે કે જીવોમાં છે જીવોમાં છે અને સર્વવ્યાપી પણ છે શું છે લોકો નો મોટો અર્થ છે કઈ રીતે દાદા આ લૌકિક માં જાણે છે એ હું તમને સમજાવું લાઈટ હોય મોડો ગોળો હોય એની ઉપર ઘડો આમ લખી દઈએ મોટો આમ તો એ જેટલું બાજલ હોય ને એટલા પ્રમાણ ચલાય કેવું પાતળો થતો જાય પાછળ પાતળો થતો જાય હોય તો એના જતા પાતળો અરે પેલો ઘટ હોય પણ આત્મા સર્વવ્યાપી છે કે જીવોબદ્ધ છે આત્મા ખરેખર જીવોબદ્ધ છે સર્વવ્યાપી જયારે ઘડો તૂટી જાય છે જયારે નિર્વાણ થનારનો તે ખરેખર ઘડો તૂટી ગયો આખા લોકમાં નહીં પાછું આખા લોકમાં સર્વે આપેલું છે બીજા લોકો નહીં કેવળ જ્ઞાની અહીંથી નિર્વાણ થયું કોને કહેવાય કે ફરી જન્માના ના હોય છેલ્લો બે કર્મ કરેલી હોય તેનું નિર્વાણ બધા દેહ જતા રહે ને સૂક્ષ્મ દેહ બી જતા રહે ને સૂક્ષ્મ જતું લોકમાં પ્રકાશ ફેલાય ત્યારે સર્વ વ્યાપક એટલે એ અપેક્ષા એ સર્વ વ્યાપક છે અને બીજી અપેક્ષા એ આત્મામાં છે શું છે અને બહાર જે કે છે નિરપેક્ષ વાતો કરે ગોડી વાતો સાહેબ ભરત કે છે સર્વ વ્યાપક તમે ધંધા કે વધુ એ મને ખબર નથી તમે પૂછ્યા પાપા સર્વ પાપ જો આરોપ કરું છું ધંધા કેવો આપડે ગબર રસોડું થતા છે તું કોનો પણ કરો મારો ગળો તું છે નહીં થાય મને ત્યાં ગયું હતો ગળો તું છે આવા કેટલા ગળા ચાલે કેટલા ઘડા આવા છૂટ્યા હશે મોક્ષે કેટલા ગયા આવા કેટલા ઘડા મોક્ષે ગયા હશે બહુ ના એટલે કે જે જે દુર્વાર થનારો દેહ હોય ને તારે લગભગ પચાસ હજાર લાખ પચાસ હજાર લાખ પચાસ હજાર લાખ આ ભગવાન આવે મોક્ષ ચલાવે છે પણ મારી હાજરી પર પાંચ પાંચ હજાર લાખ નું લાયક કરી દેવા ઐશ્વર્ય ઐશ્વર્ય ના પ્રગટ ઈશ્વર છે ને ઐશ્વર્ય કરવું ના પડે સહજ ભાઈ કેવું ભાઈ કરવું પડે એવું બધું પણ રોગ બધા મટી જાય અને તેથી આગળ ધર્મ વધે નિર્ધિત આગળ ધર્મ વધે કારણ કે શરીર શરીર જે છે પહેલું શરીર જે છે એના પણ થઈએ તો આગળ ચાલવાનું છે ના દવાઓ સારી છે અમાસ પડી રહી છે એનાથી આગળ જવાનું એનાથી આગળ જવાનું ને લોકો યોગવારે એમાં જ પડી છે એનાથી થાય છે તાપી કરનાર મળી આવે છે દક્ષિણ કરનાર મળી આવે છે એને ઠંડક લાગે થોડું સારી મજા આવે એટલે ત્યાં જ પડી રહેશે લોકો સાધનોમાં જ અટકી રહ્યા છે સાધનો સાધ્ય પ્રાપ્ત થવા માટે છે સાધુઓ હોય છે ને તે આચાર્યો બધા તે બધે અરે આગળ ખસવાનું છે હું સુરી થયો ને કે છે અરે માં સુરી શું ચડાવો છે રે સુરી ક્યારે તું કે હું ગાર ભરું તારી ક્ષમતા ના જાય તું સુરી ગયો કોઈ થર્મોમીટર હોય ના હોય આ તાવનો થર્મોમીટર હોય છે તાવનો થર્મોમીટર પેલા ડાક્ટર પૂછ્યું આ ડાક્ટર અહીં ડાક્ટર તો પેલા ત્યાં થર્મોમીટર હજી ગયો કેટલા હોય દરેક કોઈને ખબર પડે ખરી કે બધી ખબર ના ખબર આટલા બધા ના પડે આમ લોકો પૂછતા હોય ને લોકો લોકો અંધાર છે શું છે આને ગાડેરી પ્રવાસ કહેવાય શું કહેવાય ગાડેરી પ્રવાસ એટલે શું એ ચાર ગીતો આગળ નો ચાલે તેની પાછળ એના પર દ્વેલી ચાલે એના પર એના પાસે ચાર પર દ્વેલી ચાલે એ ગાદડીઓ પ્રવાહ અને પછી ભરવા ગવાય મોટે કેટલા શું માને કટકમાં મારે અમારું રક્ષણ કરે તરીકે શું માને વાઘથી બાઘથી બધા છે જો વાળ કેવી કરી છે કુદી બહાર ના નીકળી વાળ કરી <laughs> અને રક્ષણ કરે છે પછી ગીતા એક અસ્તરવા રોજ ડિજિક પાવર વાળો હતો ને એક વિચાર કર્યું ઘેટામાં છૂટ ને આવે થવાનો મારો હજુ ઘેટા ગયું છે તક જીવીશ તું વિચાર તો ભરો ત્યાં ભરવા શું કરતો હશે ગેટો ઘેટોને ગીતા ઉનાળો આવે એટલે વાળ કાપી દે અને વેચી ખાય તમે સમજ રોજ દૂધ દોઈ લે તેનું દહીં છે તાજ છે ઘી છે અને મહેમાન આવે એટલે લવારો કાપી ખવડાવે ગીટાનું શું ખબર કે કા લવાની શું હાર લઈ જાય કેવું જોયા કરે એક શાકભાજી કરી સેક્રેટરી રૂપિયા કાપે કોઈનો સ્વર નથી કરતો કોઈ ટીકા ના હોય મારી પાસે સમજો અમે તો વસ્તુ ખરાબ વસ્તુ ને ખરાબ કહીએ શિક્ષા ને કહીએ માણસ ખરાબ માણસે તમને તો આખા બ્રહ્માંડમાં જીવ માર્ગ જીવતો થાય હું તો અજ્ઞાનની ટીકા કરું કરું છું તમારી નહીં તમારા અજ્ઞાન ની ટીકા કરું કરું છું રોજ દૂધ દહીં ગઈ ફટાય મહેમાન આયા પેલા પેલી છે વ્યવસ્થિત કાર્ય કાર્ય નહીં કહેવાય દાદા વ્યવસ્થિત નથી કરતી આ બધું વસ્તુ તમે જે કહો છો કે વ્યવસ્થિત નથી કરતું આ બધું અહંકારી ને વ્યવસ્થિત રહે છે અહંકારી ને વ્યવસ્થિત રહે છે વ્યવસ્થિત ના બાપ ને તોડી નાખ્યા અહંકાર આવ્યો ક્યાંથી એનું મૂળ અહંકાર આવ્યો ક્યાંથી એનું મૂળ ક્યાં એનું મૂળ ક્યાં જીવ આત્મા અને અહંકાર એ કઈ રીતે ભેગા થયા તમને કહું પછી આ લઈ જતા લઈ જાય પાયરી કોઈ આવી નથી એટલા માટે તો લાવ્યો છું દાદા આપણે એ આવે છે આ માર્કેટ મટીરિયલ આવ્યો એવું નથી તો આવી નહીં સાચી વાત ભગવાન નહીં મળે અને એક શબ્દ બહુ વધીએ જવાબદાર છે મત ના બોલાય ગમે ત્યારે અમે રીત એ શબ્દ પુસ્તકમાં લાવો તો ભારે થશે એનું એક્સપ્લેનેશન આપવું પડે અહીં એક અક્ષરે પડે અને હું બોલતો જ નહીં ટેપ રેકર્ડ પડે એટલે જે સ્પીચ જે સ્પીચ મારી નથી એ સ્પીચ સરસ્વતી છે પ્રત્યક્ષ સરસ્વતી અને હું આની પર દેખરેખ રાખું શું બોલે છે શું લે ભૂલ ક્યાં લે છે માણસો જે છે એને તો કઈ ખબર પડતી નથી ખરા ખોટાનું કે સાચા જૂઠાનું તો એને કઈ રીતે સમજાવવા કે આ સાચા છે આ ખોટા છે સામાન્ય માણસોને સાચા ખોટાની ખબર જ નથી તો એ લોકોને નથી સાચા ખોટાનું બરાબર આ આપણે સાચીએ આપણે બાર ગોળ નાખી લાવીએ ને આપણે કઈ ચાલે બહુ બહુ ફળની જ બસ અને આ જઈને મારી વાત સમજાય કોઈ ને આમાં કોઈને સમજાય જઈ શકશે મને કોઈ તારે કોઈ પ્રકારની ઈચ્છા નથી હું નિરીક્ષક છું હું આ કમ્પ્લેટ નિરીક્ષક છું શું છે ભગવાનની ઈચ્છા છે આપણા લોકો હાથ તારું મોક્ષ ખરો કે ટકા મોક્ષે ખરો કે અને ભગવાન ને મોક્ષ છે ભાઈ જોડે ભગવાન એટલે ઉપરી અભલાઈ નહીં કરનારો અને તે મોક્ષ આપણે શું ભાઈ ધીરે પાસે બીજો વિરોધાભાસ શું છે કે ભગવાને ક્રિએટ કર્યું એમ કે છે તેને આપણે કહીએ કે આ જગત અનાદિ અનંત છે કે નહીં જગા અનાદિ અનંત છે પણ ક્રિએટ કર્યું કે છે આમ તો જરાક હવે પૂછ પૂછ પૂછ તો હવે કે ભગવાન ક્રિએટ કરી ના નારી આનંદ એવર લાસ્ટિંગ માં ક્રિએટ ની ક્રિએટર ની જરૂર ક્યાં છે આમ તો જરા સમજ જરા જરા ભર્યા ના ભર્યા તો હારો પડે અહીં ભરી રોજ બટાકા લાલ ખાય તેથી આપણા લોકો કેમ મગજમાં બટાકા ભરે છે રીંગણા જરૂર નથી અનાજ શા માટે કહ્યું છે એ લોકોને અવલંબન આપ્યું છે શું આપ્યું છે પણ અવલંબનો સદુપયોગ કરે છે બીજા લોકો ફોરેન વાળા બધા સમજ ને અને આપણા એટલા જ દુરુપયોગ કરે છે માટે આપણને આ સાચી વાત કહી દેવી પડે આપે એમ કહ્યું આપે એમ કહ્યું કે આત્મા નો વિલય જે થઈ જાય છે ત્યારે બધા મળી જાય છે તો આત્મા વિલય થયેલ આત્મા જીવાત્મા કઈ રીતે બની ગયો પણ એ રીતે પછી આપણા જીવ ગમે તે જીવા કઈ કઈ રીતે ઉત્પન્ન થયા પહેલી વખત પહેલી વખત જીવ કેવી રીતે ઉત્પન્ન થયો એમ અહંકાર કે વિલય આ બીજી આજુબાજુ તમે જે જવાબ આપવા એ જવાબ મારા રખમાં છે આ તમે પૂછ્યું છે પેલું પચીસ વર્ષ સમજાવું એના માટે આ બીજી બીજી વાત હું તમને બીજા પાસે નહીં ચડાવતો કારણ કે કોઈના કોઈ કોઈ મને અત્યાર સુધી કોઈ મને બીજા માટે ચડાવી શકેલો નહીં હું કોઈને ચડાવું કારણ કે બીજા એમ જે રેલવે છે તેમ ધોર વાજો વેપારીઓ ચડાવી બીજા પાસે એટલે બીજા પાસે એટલે આ વસ્તુમાં પિતા કઈ કહ્યું કે ભગવાનની ઈચ્છા થઈ તે રચી બીજાએ કહ્યું ભગવાનની લીલા કરી છે ઓ મેં રામલીલા ઉતરનારો ભગવાન ભગવાન એમ કહ્યું હા દાદા ઘણા દેવ છે આ જગતની અંદર તો એમની જે લીલા જે છે સામાન્ય માણસ જે લીલામાં સપડાઈ જાય એવું તો નથી ને દેવ ઘણા હોય છે આ જગત માં દેવ બધા ઘણા છે તો સામાન્ય માણસો એ દેવ ની લીલાઓમાં સપડાઈ જાય છે એ વાત ખરી છે એટલે એને ભગવાન લીલા નતા કરતા લોકોએ કૃષ્ણ નામની લીલા બહાર પ્રશ્ન સહી ખાય છે ચોરી ખાય તેનો આટલો ધર્મ તમારે મોક્ષે જવું છે અમારે આ કરવું રંજનપાટ નહીં કરવો તમે હવે તો બાર કૃષ્ણ ધર્મ શબ્દ નહીં હવે આમ આટલું આમ આટલું ના અમારો ધંધો નહીં અમારો ધંધો બાળકૃષ્ણ અક્કલના અક્કલના પોતળો જુઓ બાળકૃષ્ણ ચંદ્ર નથી આપ્યા બાળકૃષ્ણ ના કરીએ કૃષ્ણ ની વાત યોગેશ્વર કૃષ્ણ ધર્મ પામવાની જરૂર બે પ્રકારના ધર્મ ભરવાડો મૂકેલો લોકો ભરવાડા પછી કરે <laughs> ફોર્મ કરી આપે ઘણા દેવો એ કેટેગરીમાં આવે ખરા ઘણા દેવો દેવો એ કક્ષામાં આવે ખરા ઘણા કક્ષામાં ઘણા દેવો એ ભરવાડની કક્ષામાં આવે ખરા દેવો દેવો દેવ તો દેવ દેવ ભરવાડ ભરવાડ તો આપણા જે લાભ ઉઠાવતા હોય જે લાભ ઉઠાવતા દેવોમાં કક્ષા જુદી જુદી હોય છે ને દેવોમાં બી કક્ષા જુદી જુદી હોય છે દેવોમાં બહુ જાતની કક્ષાઓ હા એટલે એમનો પ્રશ્ન મૂળ દેવો લગતો હતો એટલે આ બધું ભૂલ કરે પેલું આત્માન પેલું અહંકાર ભૂલ કરી મારે બીજે પાસે તમારું એટલે પછી આ સાથે પછી ત્રીજું શું કે એકોહમ બહુ શ્યામ એક હતો તેનો આ બહુ શ્યામ થઈ ગયું અરીસા બોન ગોળ અરીસા બોન હોય ને તેરમી તું એકલો જજે અને કપડા કાઢી નાખી જો દે બધું એક હતો બહુ શ્યામ થઈ ગયું કૃષ્ણ શું કેવા સમજ લોકો કઈ નાખતો પુસ્તક આત્માની વાત કરું આ બધી વાતો જે છે તે બધી આ બહાર તાર્યા કરે છે ભગવાને ક્રિએટ કર્યું નથી એ કહું છું તમને શું કહ્યું અને જગત નું તમે કહો કે અહંકાર ક્યારે શરૂ થયો તો શરૂ થયો તો જગત ને બિગિનિંગ કહેવાય એ બિગિનિંગ નથી આ અહંકાર ઉભો થાય છે અહંકાર ના થાય છે અહંકાર ઉભો થાય છે અહંકાર ના થાય તમે હવે પણ ના થતી ગતિ તો બીજ નાખીને થાય થાય શું થાય એટલે કઈ આ શરૂ થયું નહીં પણ અહંકાર કેવી રીતે ઉભો થાય એ જો મૂળ પેલા કેવી રીતે અહંકાર ઉભો થયો છે એટલે પેલા મૂળ નથી હોતું પણ એમને આપણે સાધારણ કરીએ ભાઈ અહંકાર જાતિ છ ચીજો છે એ છ ચીજો પરિવર્તનશીલ છે નિરંતર પરિવર્તન થયા કરે એમાં કાળના સમય ભાગ રાખ્યો છે નો નાનો નાનો ભાગ એને સમય કયો એ સમય કોને કર્યો કેટલા ભાગને મારે સમય ગયો ટકા આ રૂપી છે તેનો નાના નાનો ભાગ પરમાણુ કહેવાય અણુ સાથે અણુ વિભાજ્ય હોય કેવું હોય અણુ આ લોકોનું અણુ તોડે પણ પરમાણુ અવિભાજ્ય હોય હવે એક પરમાણુ આખા બ્રહ્માંડમાં પરિણામ છે એ પરમાણુને એ પરમાણુ બીજા પરમાણુને ઓળંગે ગતિ કરતા કરતા એટલે આખું પરમાણુ ઓળંગે એને સમય કરવો નિયમ રાખવો એવો પછી આ બધો તમે આ કાળ તો વ્યવહાર કાળ કહેવાય ચલો નિશ્ચય કાળ કહેવાય આ કાળ વ્યવહાર ફળ દીપલ મિનિટ એ બધું આખું વર્ષ સુધી વ્યવહાર કાળ હવે આ બધા તત્વ પરિવર્તન થયા કે સમસરણ થયા કરે છે ત્યારે ચેતન તત્વ અને રૂપી તત્વ બે જોઈન્ટ નજીકમાં આવી જાય છે બે નજીક આવી જાય છે ફરતા ફરતા એટલે ક્રોધ માન માં લોકો ઉભા થાય છે ગુણો કારણ કે કોના ગુણ બેમાંથી કારણ કે ચેતન ના ગુણ નહીં અને પૂતગલ ના ગુણ નહીં કેમ આ ઉત્પન્ન થયા નજીક આવવાથી નજીક ના આવ્યો તો ના થાય કેવી રીતે દરિયા ઉપર દરિયામાંથી વરાળ નીકળે તો આપણે એને કહીએ તું વરાળ કેમ કાઢું છું કે હું જો વરાળ કાઢતો હોઉં રાત્રે નીકળે તો રાત્રે આવજો બેસ્યું કે મારો વરાળ કાઢવાનો જો સ્વભાવ હોય તો તમે રાત્રે આવશે ખબર પડશે રાત્રે આપણે જઈએ વરાળ ના કાઢતો હોય એટલે આપણે ઘૂંટીએ કા દરિયો કાઢતો નથી બીજું કોઈ કામ હોવું એટલે આપણે સૂર્યનારાયણ લાગે કે આ સૂર્યનારાયણ આ જો આવું કરે એ જ રિસ્પોન્સિબલ શું કહ્યું સૂર્યનારાયણ કહે કેમ શું અમને આ વરાળ કાઢીને ખબર એટલે કે જો હું વરાળ કાઢતો હોઉં તો પ્લેટો ઉપર નીકળે કે શું કે છે માટે વરાળ કાઢવાનો ગુણ સૂર્યમય નથી અને એ દરિયામય નથી એ બે ભેગા થવાથી આ ત્રીજો ગુણ વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયો શું થયું ત્રીજો ગુણ વ્યતિરેક ગુણ વ્યતિ ગુણો બે પ્રકારના હોય આન્વય ગુણો એટલે પોતે પોતાના ગુણો આગા પાછા થઈ શકે નહીં કાયમ થઈ મોક્ષે જાય તો એ ગુણો હોય ભૂતગલના ગુણો તે એમ જ હોય પણ જે વ્યતિરેક જે ગુણો પોતાના નથી તે ઉભા થયા બેના ભેગા થવાથી તેને વ્યતિરેક ગુણ કહેવાય તે ક્રોધ માન માં એ થાય શું થાય ક્રોધ અને માન તે હું થયું અને માયા અને લોક કીમારું શું થયું હવે આ બે છૂટા પાડી છે જ્ઞાની પુરુષ એવું નથી એવું નથી પણ જ્ઞાની ભેરી વિજ્ઞાની જોવાય કેવું એટલે ભગવાન નું પ્રતિનિધિત્વ ધરાવતા હોવાથી ભેદ વિજ્ઞાની સમજાય એ વાત છે અને એક સવાલ કે જો કોઈએ માર પડે ઈગો કોઈ ઉત્પન્ન કર્યો નથી એટલે કોઈ જવાબદારી નથી ને એ બધી સાચી ને કે કોઈએ ઉત્પન્ન કર્યો નથી તેથી ઈગો ની જવાબદારી બી કોઈની નથી ને એ નથી હેરાન કરતું એ આત્મા એને નથી હેરાન કરતો આ તો આ ઉત્પન્ન થયું તે હવે અહંકાર નું દુઃખ છે આત્મા દુઃખ નથી અહંકાર ને દુઃખ ઉત્પન્ન થયું ત્યારે એટલે અહંકાર આપણે મુક્ત થવું છે આપણે આમાંથી મુક્ત થવું છે તમે જે છૂટું પાડી આપો છો એટલે સમજ આવી જાય કે અહંકાર મારો નથી હું એટલે પૂરું થઈ ગયું ત્યાં પાપ જોઈ નાખીએ પાપ થયા સિવાય સમજણ શકે નહીં તો એને કાયમ નો કઈ રીતે આરોપ ચડાવવા જેથી કે જુદા ને જુદા જ રહે કાયમ નો જુદો ને જુદો રહે કેવી રીતે થાય કાયમ નો જુદો ને જુદો જ રહે કેવી રીતે થાય કાયમ નો જુદો ને જુદો જ રહે જુદો ને કાયમ નો જુદા જ રાખવા હોય તો કેવી રીતના કરાય કાયમ જુદા જ કર્મ છે ને અમુક કર્મ મેં ભસ્મીભૂત કર્યા કે કેવા કર્યા તે તમને કહું ઘરમાં પશુભૂત ના થાય તો આ જ્ઞાન આપીએ નહીં આમાં મળે જ વાતો કહીએ એનું કશું મળે ગેર જાય તો ભૂલી જાય બસ શું થાય આવરણ છે આ તો કર્મ ભસ્મીભૂત ગયા તારે કલાક જાગૃતિ રહે તો આ તો શું કહ્યું શાસ્ત્રકારોએ કે સાધુ આચાર્ય બધાને એમ કહ્યું શાસ્ત્રકારોએ કે ઉભાઈ ખેડી ઊંઘે છે શું કહ્યું બિગાડી નાખે છે એટલે નાશ થાય છતાં રહેશે શું કે છે કર્મો નાશ થાય છતાં રહેશે થોડો ઘણો ટકા કર્મના ત્રણ ભાગ છે ત્રણ ભાગમાં એક બધા વરાળ રૂપે છે બીજા પાણી રૂપે છે અને ત્રીજા બરફ રૂપે છે તે પાણી અને વરાળ રૂપે વાળા બંધીભૂત થઈ જાય બરફ વાળા તેને ભોગવવો પડે અમારી આજ્ઞા પાડે શું નિરંતર આજ્ઞા મળો શું પણ એ આજ્ઞા પાડવા માટે શક્તિ આપવા માટે અમારે જોડે લગભગ સો બસો કલાક માટે ગાળવા પડે શક્તિ ચાર કલાક દેખી કે દાડો ને અમારે જે ગાય છે અને જયારે જાગૃતિ કાયમ રાખી ત્યારે લે મનથી રાખીએ તો મનથી રાખીએ તો ચાલે ખરું દાદા તમે દૂર હોય તો મનથી રાખીએ તો ચાલે ખરું મન આપણે તાબામાં કેવું મન તો મનું ભાઈ તમારે અને મંદિર આખા જતા જતા રહે છે મંદર મનું કર્યું મન મનના તમે વચ કર્યું મન વચ કર્યું મનના જ્ઞાતા દસતા થાય મન વચ થયું કહેવાય અરે જયારે મન વચ કર્યું તેના આખા બ્રહ્માંડ ને વચ કર્યું કહેવાય શું કહ્યું મારી પાસે કેટલા રોજ છે લાવ ત્યારે બાળકો આત્મરતન આપ્યું આખું બહાર જઈ પણ આત્મરતન આપ્યું એ બહાર નીકળે બેન શું લઈ છોકરા છોકરા લે કે ના કાઢી લે અને તમારી કાઢી મોટા એટલે દાદા દાદા કર્યા કરવા હા કે પગડીઓ કાઢનાર ભેગો ના થાય આખા બ્રહ્માંડ નો નાથ છે દાદા અને તેને હું બધું છું અને તમને શીખવાડું છું બધો અને સો ટકા ક્યારે શીખવું છું કે બ્રહ્માંડ નો નાશ છે પટેલ પર જવું છે કે જય કામ કાઢી દઈશું મેં કાઢી દીધું તમે કાઢી દીધું તમને સુરત ના બાગડા ઉપર જે જ્ઞાન થયેલું કેવું જોઈએ તમને સુરત ના બાંકડા પર જે જ્ઞાન થયું તેવું જોઈએ આપડે એવું જ એવું જ આપ્યું છે પણ તેને તમારી પાસે આ બરફ રહ્યો છે તેને શું કરવું બરફ નું નિવારણ થાય એટલે આટલે ત્યાં થઈ પંદર દાડ રહ્યો કોઈ ઘરે અને ફરી બોલાયો બરફ ના બરફ જેવા બરફ જેવા કર્મ બરફ બરફ જેવા કર્મ નું નિવારણ શું એને કાંગ્રેસ મેં પોતે નિવારણ થઈ ગયું છે તમારે નાગા બેસતા રહેવાનું છે તમે સિનેમાની ટિકિટના પૈસા ખર્ચ્યા હોય અને બોક્સના પૈસા ખર્ચ્યા હોય અગિયાર ડોલર અને પછી સાઈન ઉતાર કરો અગિયારસો ડોલર ખર્ચા બોક્સમાં આવે બાજુ આ ફિલ્મ કરવાનું શું કે આપણું છે આપડે કહી છે કારણ કે વર્ગ એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી એટલે ભ્રાંતિ સિવાય the world is the drama itself drama એને ખરું માની મારા બાબા નો બાબો રહી બધું મરી ગયો રડતો ખરું માની બેઠું ડ્રામામાં રડતા છે પણ આપણે બહુ દુઃખ થયું હતું તમને કે ના ભાઈ અભિનય ના કરું પગાર આપી લે અભિનય કરું એવું અમે અભિનય કરીએ તારે નાટક છે નાટકમાં દરેક અભિનય આમ આમ કરીએ એટલે અભિનય કરીએ કે હા દાદા થાક્યા થાક્યા કઈ ના એવું અભિનય આવે ને અહંકાર નું જે ગુણ છે એની જે દાદાએ વાત કરી that is the heart of the whole, whole matter of this, the universe. Yeah. And that was a very important question. I hope you understood the question. You know. તમે અહંકાર કોઈ હમલે કરી દીધું આટલું પૂછવાનું છે કે બ્રહ્મચર્યથી શરીર અને મનમાં બહુ ફેરફાર થાય બ્રહ્મચર્યમાં બ્રહ્મચર્ય એટલે શું મન વચન કાયાથી હોવું છે કેવું સવાલ માં એવું છે મનુભાઈ પૂછ્યું છે કે બ્રહ્મચર્ય થી શરીર અને મનમાં શું ફેરફાર થાય છે હવે બ્રહ્મચર્ય એટલે શું મન વચન કયાથી સંભોગ ભોગવવાની ઈચ્છા ના થાય ઈચ્છા ઈચ્છા ન થાય એવી દશા કરવી શું કહ્યું મન વચન કયાથી મનથી થાય તો એ બ્રહ્મથી રજૂ કહેવાય વાણીથી બોલે તો એ બ્રહ્મથી રજૂ કહેવાય આના વખતે મન મન વચન જરા થયું છે તેવું પાડતો હોય ને તો એને આપણે એમાં ગણતરી લેવાય કે ગંધાય શું ગણું તાર બિલકુલ ના કરે તેના કરતા આને પાસ કરો જયારે પરીક્ષા બહુ હાર્ડ હોય ત્યારે પંદર ટકે પણ પાસ કરવા પડે એટલે મન વચન ના થતું હોય પણ શરીર થી પાલતો હોય તે આપણે તોય પણ શરીર થી હિન્દુસ્તાનમાં એટલા બધા સંસ્કારી છે શરીર થી પાડનારા શરીર થી એનું નામ શું જાણો છો વાંડા નામ શું જાણો છો ગોમૂત્ર શરીરનું કારણ નું સૌંદર્ય તું હજી નહીં સમજ અરુણભાઈ